એમને રણછોડજી એક જગ્યાએ બારગામ જતા હતા ત્યારે એક નો ભગત છે તે બેઠેલો બસ માં અને હું બસ માં બેઠેલો તે એક ઘરે ઓળખા પાડ્યું ચાર રણછોડજી બેઠા છે કે એટલે પેલે શું કર્યું એને હાથમાં લીધું હું સમજો ને કે આ શું કરે છે એને તો એક જ ધ્યાન એકાગ્રતા જ નહીં પછી એને બસ માં ઉતરવા થયું મારી પાસે હાથ મૂકી આપો રૂપિયા શું છે તારે તારે બસ પુને માં પુણે મને છોડીને જતો હતો આ નહીં જોઉં કે હવે જોઈન કર્યું શું કહ્યું ખોટી વસ્તુ નથી પણ ગજે પર કોક એનું એક ચા ખોટું ને આ ખોટું એટલું એક જ છે પણ ત્યાં નથી જવું એવું નક્કી ના કરી પણ નહીં જવું તો હવે ચાલશે શું કહ્યું ને એટલે પછી ત્યાં આગળ અમે રણછોડિયા મંદિર માં જઈએ ને ત્યારે તો મંદિર ના પૂજારી પૂજારી બધા થઈ જાય રણછોડિયા આવ્યા છે ઉગાડ્યો ઉગાડ્યો બસ ભાઈ દર્શન કરી જાય અરે પણ મારે દર્શન કરાવડા હું તો હું તો અને ભગવાન ના શું બોલે લોકો જાણો છો શું બોલે ગોપુરથી દર્શન કરી જાય રણછોડજી જાતે આવે તમે દર્શન કરો કે હું વાત કરો તમે દર્શન કરો તે શું વાત કરો લોકોના લોકોની સ્થિરતા તૂટે નહીં ત્યાં આગળ શું કહ્યું હવે એમાં પ્રતિષ્ઠા કયા કરી શું કહ્યું પ્રતિષ્ઠા હોય તો ફળ આપે શું ફળ આપે બધા કઈ મને ઓછા ભેગા થઈ જવાના પ્રતિષ્ઠા એટલે શક્તિ કે છે ઘર ગયા ને એને કે છે બાર પગલા પાડો જે ગયા નાનું છાપરું હતું અત્યારે બધું રાતો જેવું ગમે રજુ જેવું દસી કરી કરી અને પામે છે લોકો લૂંટી લેવાનું બંધ કરી દીધું દસી કરાવડા ખરી જાય લોકો જાતે રંગોથી પધારો પછી જુએ વાત કરવા ઉતરે નહીં લોકોને અને ઉતરે કલ્યાણ થઈ જાય જેને ઉતરે જરા વધારે પડતી બુદ્ધિ હોય ને ત્યાં ના ઉતરે શું થાય વધારે બુદ્ધિ હોય ને વાંકી પાછી હોય બુદ્ધિ બે પ્રકારની વધારે હોય પણ જો અવ્યભિચારણી હોય તો નુકસાન નહીં અને વ્યભિચારણી થોડી બુદ્ધિ હોય તો ગુચે ગુચે કર્યા બે પ્રકારની બુદ્ધિ ખરી ને એટલે અમે તમને કહીએ જે કામ કરવું કરી લેજો અમે તો આ તો કોઈ ફરજ બારી પુસ્તક દર્શન થાય દર્શન હોય નહીં આ અમેરિકામાં એક માણસ એ કઈ અમેરિકા લોસ એન્જલ્સમાં હતા ને દર્શન કરવા આવ્યો મેં પૂછ ક્યાંથી આવ્યા મારા ફાધર કાપી વસ્તુ છે ઘરનો અગિયારમો છે બધી કામનાઓ પૂર્ણ થાય એવી છે તમામ પ્રકારની કામનાઓ પૂર્ણ થાય એ કોઈ વાત ના કરવી હોય તો મને કોણ આવે ચાલો હા તો ભાઈ પૂજા કરે શું કરે એના કરતા કાઢીને હું તો બહાર કાઢો ને પેટમાં પેટમાં રાખી દેજે તો ભૂતે બીજે બીજા જ્ઞાની પુરુષ હશે કે નહીં હોય તે નથી આ કોક બધા આ તો અગાઉ ન હોય હતો અજવાળું અને તે અજવાળું હોય હજાર બે હજાર વચ્ચે પણ એ ચોવીસ માર્ગ નું અજવાળું હોય છે એ તમને તમને રસ્તે લઈ જાય ખરા અજવાળું ખરું એ સાચું અજવાળું રસ્તે લઈ જાય પણ તે તમારે બધું આલી શકે નહીં અને હું આલી શકવાની શક્તિ નહીં હું તો નિમિત્ત છું કરતો મારા નિમિત્તે બધું પછી મળે એટલે હું કઉ છું પૂરા પૂરા સમજો ને તમે કહો કે મને મોક્ષ આપી દો તો અહીં મોક્ષ છે તમે આ ભેગા થઈ જાય કાલથી ચિંતા બંધ થઈ જાય એનું જ્ઞાન અમે કહી આપીએ શું કહું આખી જિંદગી ચિંતા જ ના થાય તો અમારે કયા પ્રમાણે ચાલુ જોઈએ હા તમારે કયા પ્રમાણે ચાલે અને કોઈ જાતની ચિંતા ઉપાધિ કશું જ ના હોય એની ચિંતા થાય અમારે બે લાખ એક ચિંતા થાય કારણ કે this is the cash bank of divine solution cash bank સરસ રોકડું પણ ઉધાર તો બહુ દાડા લોકો વેચ્યું નહીં તો લોકો હપ્તામાં પૈસા ગયા લોકો રોજ નહીં સિલક બધી સિલક હપ્તામાં જતી રહી રોકડું આવતા સિલક નથી સિલક ની જરૂર નથી સિલક ગઈ હોય તો સિલક ની જરૂર નથી સિલક હપ્તા વાપરી ગઈ લોકો તારો હપ્તો ભરો આનો હપ્તો ભરો જૂની જે માન્યતાઓ છે એમાંથી તું કેવી રીતે આ જૂની જે માન્યતાઓ છે તેમાંથી છૂટવું કઈ રીતે જૂની જૂની માન્યતાઓ છે એમાંથી એ મારી પાસે આવ્યો તો શું પણ આજ પહેલી વખત આવ્યો ખેતરમાં નવી જમીન હોય અને ખેડવા જઈએ ને તો ત્યારબાદ પચાસ લાગે પછી લાભુ થાય નહીં એટલે થોડી જાય ગાળ કરવા જવો ગાળ માગ્યા ગાળ બધી અધિકારી તમે ભોગ કરો બધા રોગ કાઢી નાખો સારી ના હોવ રોગ સારી ના રોગ બધા જાય મારી પાસે આવે તમામ પ્રકારના રોગ સારી વખત આપે પાયેલા કશું થતું નથી શું રોગ મટી જ જાય છે આ રોગ ક્યારે થાય છે આ સંસારમાં તમને કુસંગ ના લીધે વિચાર ઉત્પન્ન થાય છે કુસંગ માં આખો દાડો કુસંગ કુસંગ કુસંગ સ્ત્રી છોકરા બધા કુસંગ જ કહેવાય છે હા હા ભાઈ કોષ પુરુષ સેવા કરે શું કરે તે ત્યાં વિશ્વાસ ઉત્પન્ન થાય અહીંયા આનંદ ઉત્પન્ન થાય વિશ્વાસથી થયેલો જવાની ગજબડ દાખલ દાખલ એવો વિશ્વાસ સેવા સંતાન શું કહ્યું જેવી ચીજ છે એ બરોબર છે પણ લેવી પડે તો અમુક જ પાપ લઈ શકે બીજાને મને આવે થાય ચાલો આ ચીજ મરાય ગઈ શું કારણ કે દરેક નું સરખું ના આવે દરેક પકડવાનું ગ્રાફિક પાવર ગ્રાફિક પાવર સરખો ના આવે એટલે કેટલાક